પિતાજી એને એવો બોધ આપ્યો છે બેટા ભગવાન ભૂખ્યા ન રહે તો પિતાજી પછી શું કરવાનું પછી તો ઠાકોરજીને રાજી કરવા માટે થોડું કીર્તન કરવાનું એમના વખાણ કરવાના ઘરમાં રસોઈ તૈયાર થાય કે પછી થાય કરવાની પ્રાર્થના કરવાની તમે ભોજન કરો ભગવાન આરોગ્ય પછી જળ અર્પણ કરવાનું પાનની બીડી અર્પણ કરવાની પછી તો ઠાકોરજીની આરતી ઉતારવાની આરતીનો પણ ક્રમ બતાવ્યો આરતીના સમયે હૃદય હાર્ત બને ભગવાનના વિયોગનું આ જીવને થોડુંક દુઃખ થાય હું ભગવાનથી વિખૂટો પડ્યો આટલો મોટો થયો પણ હજુ મને એકવાર પણ દર્શન થયા નથી વિયોગનું જયારે દુઃખ થાય છે ત્યારે હૃદય આર્ત બને છે રુદય આર્ત થયા પછી આરતી ઉતારવાની ત્રણવાર ચરણ ઉપરથી આરતી ઉતારવાની ત્રણવાર સાથળ ઉપરથી ત્રણવાર વક્ષસ્થળ ઉપરથી ત્રણવાર મુખારવિંદ ઉપરથી અને સાત વાર સર્વાંગ ઉપરથી આરતી ઉતારશે આરતીના સમયે આંખ ભગવાનમાં સ્થિર થાય શ્રીઅંગના બરાબર દર્શન કરે હાથી ઉતારીને પછી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા અને પ્રણામ કરવાને ત્યારે ભગવાનને કહેવાનું મને કોઈ મંત્રનું જ્ઞાન નથી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ હું કશું જાણતો નથી કૃપા કરો મેં જે સેવા કરી છે તે પરિપૂર્ણ માની દે હું શરણે આવ્યો છું હું તમારો આવું બોલું આવું બોલીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ પછી ભગવાન આજ્ઞા આપે તારે તારે પ્રસાદ લેવા સેવા માર્ગ અતિ સુંદર છે મોટા મોટા સાધુઓને સંન્યાસી મહાત્માઓને જંગલમાં ઝાડના તળે બેસીને ધ્યાન ધારણા કરતા જે સિદ્ધિ મળે છે એવી સિદ્ધિ ગ્રહસ્થને ઘરમાં બહુ પ્રેમથી શ્રી બાળકૃષ્ણલાલની સેવા કરે તો ગ્રહસ્થને ઘરમાં બધું જ મળે પિતાજી બહાર ગામ ગયા નામદેવ આખો દિવસ રટન કરે છે આવતીકાલે મારી સેવામાં જવાનું છે મેં સેવા કરી નથી આવતીકાલે મારી સેવામાં જવાનું છે રાત્રે બાળક સૂતો હતો ને ત્યારે એને સ્વપ્નમાં વિઠ્ઠલનાથજી દેખાય આખો દિવસ રટણ કરતો હતો અને સ્વપ્નમાં પ્રભુનું સ્વરૂપ દેખાયું બાળક જાગ્યો છે એને સ્નાન કર્યું છે ભગવાનની સેવામાં ગયો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરતા પ્રભુને મનાવે છે એક સાધારણ નોકર માલિકને જેમ બહુ વિનયથી વિવેકથી જગાડે એવો ભાવ હું નોકર છું એ મારા માલિક છે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમરાકાંત ત્રૈલોક્યમ મંગલમ બાળક કીર્તન કરે છે પ્રભુને મનાવે છે આ દાસ તમારી સેવામાં આવ્યો મેં બધી તૈયારી રાખી છે સેવામાં બેસો ને ત્યારે બધી તૈયારી કરીને બેસજો બોલવાનો પ્રસંગ આવે નહીં ઉઠવાનો પ્રસંગ આવે નહીં મેં બધી તૈયારી રાખી છે ભગવાનને એ જગાડે સિંહાસનમાં પધરાવે આજે ઠાકોરજી પણ બહુ આનંદ મળે આ જીવ જયારે બાળક બને છે જીવ જયારે સર્વ પ્રકારનું અભિમાન છોડીને પરમાત્માની સેવામાં આવે છે ત્યારે પ્રભુ રાજી થાય મારો દીકરો વેડાયો થયો આજે બાળક રામદેવ વિઠ્ઠલનાથજીની સેવામાં છે ભગવાન કાલમાં ધીરે ધીરે હશે આજે આનંદ થાય નામદેવને દર્શનમાં આનંદ આવે ભગવાનના ચરણ પખાયા છે ધીરે ધીરે શ્રી અંગમાં સુગંધી તેલ ચોળીને સ્નાન કરાવ્યું મારા ભગવાનનું શ્રીઅંગ કેવું કોમળ છે બાળક સેવા કરતા કરતા ભગવાનને પૂછે છે આપને કઈ ત્રાસ તો થતો નથી ને મેં આજ સુધી તમારી સેવા કોઈ દિવસ કરી નથી મારી ભૂલ થાય તે મને કહેજો હું તમને શરણે આવ્યો ભગવાન સાંભળે છે ક્યું બોલે સ્નાન કરાવ્યું સુંદર પીવું પીતાંબર પહેરાવ્યું તિલક કર્યું છે બહુ ગરીબ વૈષ્ણવ છે હીરા મોતીની કંઠીઓ ક્યાંથી લાવે ભગવાનને ગુંજા માળા અર્પણ કરી તુલસીજીની માળા અર્પણ કરી કોઈ વૈષ્ણવ બહુ ગરીબ હોય ને એ બેચારાની ગુંજા માળા ભગવાનને અર્પણ કરે ને તોય ભગવાન ઘણું માને શૃંગાર તો બહુ સાદો છે પણ આજે પ્રભુ બહુ પ્રસન્ન દેખાય દર્શનમાં આનંદ આવે નામદેવને યાદ આવ્યું કે પિતાજીએ મને કહ્યું હતું કે શૃંગાર થયા પછી માલિકને ભૂખ લાગે તમને ભૂખ લાગી હશે જે બાળકને એવો ભાસ થાય કે ઠાકોરજી આ માથું હલાવે છે અને મને કહે છે કે ભૂખ લાગી છે એના દર્શનમાં એવો આનંદ થાય ઘરમાં ગયો કટોરામાં દૂધ છે ખાંડ નાખી છે પ્રભુને અર્પણ કરે છે તુલસીજી પધરાવે અને ભગવાનને કહ્યું છે હવે હું આંખ બંધ કરીને કીર્તન કરું છું ત્યારે તમારે દૂધ પીવાનું છે દૂધ પી લે તે બાળકે આંખો બંધ કરી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરવાનું બાળકને એવી શ્રદ્ધા છે કે હું કીર્તન કરું ને ત્યારે ભગવાન દૂધ લેશે એટલે પાંચ મિનિટ કીર્તન કરી પછી એને આંખ ઉગાડી અને જોવા લાગ્યું છે કટોરામાં દૂધ દેખાય પ્રભુએ દૂધ લીધું નથી એ તો મને પિતાજી કહેતા જ હતા કે એમને બહુ મનાવવું પડે છે પછી એને તમે કેમ દૂધ લેતા નથી પિતાજી તમને યાદ આવે છે મને પણ યાદ આવે છે હવે હું તમારી સેવા કરવાનો મેં આસુરી ભૂલ કરી છે પણ હવે હું ભૂલ નહીં કરું તમારી સેવા કર્યા વિના હવે હું પાણી પણ પીવાનો નથી મારી ભૂલ થઈ છે ક્ષમા કરો પિતાજીએ મને કહ્યું છે કે માનવ ભૂલ કરે છે પણ ભગવાન ભૂલી જાય તમે મોટા છો તો એ ભૂલી જાઓ મેં આસુરી તમારી સેવા કરી નથી બાળક એવું બોલે ને તે ઠાકોરજીને સાંભળવામાં મજા આવે છે કેવું બોલે મેં આજ સુધી બહુ ભૂલ કરી છે હવે ભૂલ નહીં કરું હવે હું કીર્તન કરું છું તમે દૂધ લેજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરવાના બાળકને એવું થયું કે આવી તો લેશે એટલે પાંચ મિનિટ કીર્તન કર્યું પછી આંખ ઉગાડીને બાળક જોવા લાગ્યું છે કટોરામાં દૂધ દેખાય આજે તમે કેમ લેતા નથી આજે તમને શું થયું આ દૂધમાં ખાંડ ઓછી પડી છે તેથી તમે લેતા નથી ઘરમાં ગયો ખાંડ લઈ આવ્યો ફરીથી દૂધમાં ખાંડ નાખી માલિકને મનાવે છે અને ગયું છે તમને ભાવે એવું બહુ સરસ છે તમે આ દૂધ લઈ જાઓ હું તમને ખરું કહું છું તમે ઘરના માલિક છો તમે ભૂખ્યા રહેશો ને તો પછી ઘરમાં બધા ભૂખ્યા રહેશે તમે ભૂખ્યા હો તો પછી મારાથી પાણી પણ પીવાશે હવે બહુ મોડું થયું હવે હું કીર્તન કરું છું તમે દૂધ લેજો બાળકને એવું હવે ખાંડ નાખી છે એમને મેં સમજાવે છે તો લેશે તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરવા પાંચ મિનિટ પછી એને આંખ ઉગાડી પ્રભુએ દૂધ લીધું નથી બાળકને દુઃખ થાય મારા હાથનું દૂધ ભગવાન લેતા નથી ભગવાનને કહ્યું છે પિતાજી આપે છે તે તમે લો છો અને હું આગળ કહું છું તે તમે કેમ લેતા હું તમને ખરું કહું તમે ભૂખ્યા રહેશો ને તો પિતાજી ઘેર આવ્યા પછી મને મારશે મને કહીને ગયા છે કે માલિક ભૂખ્યા ન રહે મને માર પડે કે તમારાથી જોવાશે નહીં તમે મારું બહુ કોમળ છે મને કોઈ મારે કે તમને સહન થશે કેવું બોલે ભગવાન સાંભળે નામદેવની વાતો સાંભળવામાં આજે ભગવાનને આનંદ આવે હું તમને શરણે આવ્યો છું હું તમારો તમે આ દૂધ કલાક સુધી ભગવાનને મનાવ્યા છે પણ પ્રભુએ દૂધ લીધું નહીં અને ત્યારે તો બાળક આ કરાયો બાળક છે હજુ તો પ્રભુને એને સંભળાવ્યું છે તમે દૂધ ન લો ને તો હું તમારા માથું પછાડી હું જીવને શું કરું તમે મારા માલિક છો હું તમારો નોકર મારા માલિક નારાજ છે માલિક નારાજ થાય તો મારું જીવન શાક મારી ભૂલ થઈ છે તમે ક્ષમા કરો હવે ભૂલ નહીં કરો તમે અદભુત છો ખરેખર બાળક માથું પછાડવાનું તે પરમાત્માને સહન થયું નહીં પ્રભુએ કટોરો ઉઠાડ્યો એક હાથમાં કટોરો છે અને એક હાથ નામદેવના માથે પધરાવ્યો બાળકને સમજાવ્યો છે હું દૂધ લઉં છું નામદેવે જોયું છે હાથમાં કટોરો લીધો દૂધ લે અને તે જોઈને બાળક રાજી થયો ભગવાન દૂધ પીતા હતા અને ત્યારે ભગવાન સાથે વાતો કરે કે રોજ હું માથું પછાડું ને રડું એટલે પછી તમે લેશો રોજ મારે એવી રીતે માથું પછાડવાનું પ્રભુએ કહ્યું ના રોજ નહીં આવે તું જયારે લાવે કે હું તરત જ લઈશ તો તું ઠીક છે ધીરે ધીરે ભગવાન બધું દૂધ લેવાના હતા પણ પછી નામદેવે યાદ કરાયું એકલા બધું પીતા નહીં મારા માટે પૂછાય આવી ગયું આમ હું ભૂખ્યો છું મેં પાણી પણ પીધું નથી પિતાજી તમને પ્રસાદ આપે છે આજે તમને શું થયું છે એકલો જ બધું પી જાય પ્રેમે અન્યોન્ય હોય આ જીવ ઈશ્વર સાથે જેવો પ્રેમ કરે છે તેના કરતા પણ પરમાત્મા હજાર ગણો પ્રેમ કરે પછી તો પ્રભુએ બાળકને ગોદમાં લીધો મારો દીકરો એટલે મને દૂધ પીવડાવ્યું નામદેવે ભગવાનને દૂધ પીવડાવ્યું આજે બાળકને ગોદમાં લઈને ભગવાન નામદેવને દૂધ નામદેવની મા તે સમયે ત્યાં આવી છે કલાક જેવો દૂધ લઈને અંદર ગયો છે શું કરે છે તો મા ત્યાં જોવા આવી છે માએ જોયું છે મારા બાળકને પ્રભુએ ગોતવા અને એને ભગવાન દૂધ પીવડાવે આ જીવ જે પ્રેમ જે કઈ કરે છે એના કરતા ભગવાન હજાર ગણો પ્રેમ પ્રેમથી પૂજા કરે પૂજા કરે ને તો જ પ્રભુને દયા આવે છે પૂજા કર્યા વિના પ્રાર્થના થતી નથી કેટલાક લોકો પ્રાર્થના બોલે છે પણ પૂજા કરતા નથી જે પૂજા કરતો નથી એની પ્રાર્થના ભગવાન સાંભળતા જ નથી પેલી પૂજા કરો પ્રત્યેક જીવનો ધર્મ છે એ પરમાત્માની પ્રેમથી પૂજા કરો પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે સેવા અને સ્મરણ પ્રહલાદજીએ સ્તુતિ બહુ મોટી કરી છે પ્રભુએ કહ્યું છે કે બેટા તું માગ જે માગીશ તે તને આપીશ કે હું શું માગું તમારી પાસે જે માગે છે એ તમારો ભક્ત નથી એ તો વાણીઓ છે એ વેપાર કરે છે ભગવાનને કંઈક આપવાનું પછી પ્રભુ પાસે માગવાનું નસભૃત્ય સવય વણિક કૃપા કરો પ્રભુની આજ્ઞા થઈ તે હિરણ્ય કશ્યપુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો શ્રાદ્ધાધિક વિધિ કરવામાં આવ્યો પછી પ્રહલાદજીને ગાદીમાં બેસાડી બ્રહ્માજી રાજ્યાભિષેક કરે છે પ્રહલાદ રાજા થયા નરસિંહ ભગવાનને વંદન કરે છે અને કહ્યું છે હવે મને માગવાની ઈચ્છા થાય છે મારા પિતા તમારી નિંદા કરતા સાધુઓને બ્રાહ્મણોને ત્રાસ આપતા હતા મારા પિતાને સદગતિ મળે એવી કૃપા પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે અને કહ્યું છે હું એને તારા પિતાને શું સદગતિ આપું તારા ભક્તિથી તારા પિતાને સદગતિ મળી પ્રહલાદ જેવો સત્પુત્ર હોય એ માતા પિતાને સદગતિ આપે પિતા પુત્રને ધનનો વારસો આપે પુત્રના કર્મનો વારસો મા બાપને મળે પ્રહલાદ જેવો સત્પુત્ર હોય એ માતા પિતાને સદગતિ આપે છે અને દુર્યોધન જેવો દુરાચારી પુત્ર હોય એ મા બાપની દુર્ગતિ પણ કરે ऋषक्तभि पिता पूतः પિતૃભિ સહતે નગ એક ઝાડમાં કાગડો રહેતો હતો સાયંકાળનો સમય અંધારું થયેલું અને ત્યારે એક હંસ હંસણીનું જોડું ત્યાં આવ્યું અને કાગડાને કહ્યું કે અમારી આખી રાત રહેવાની અહીંયા ઈચ્છા છે કાગડાએ કહ્યું ભલે તમે હંસાહંસણી રહ્યા હતા કાગડાની આંખ બહુ ખરાબ હોય છે આંખથી જે બહુ પાપ કરે ને એ બીજા જન્મમાં કાગડો થાય કે કાગડાની દાનત બગડી સવારે હંસ હંસણી જવા લાગ્યા ત્યારે કાગડાએ તે હંસણીને પકડી રાખી હંસે કહ્યું તમે આ શું કરો છો કાગડા કેવા મારી છે હંસ કે છે કે આ મારી છે મારી વારી કરતા મારે મારી શરૂ થઈ કોર્ટમાં કેસ દાખલ થયો તે કાગડો બહુ લુચ્ચો ને તે ન્યાયાધીશના બંગલે કઈ મળવા ગયો એને લાલચ આપી આવતીકાલે તું મારા તરફનો ન્યાય આપીશ ને તો તારા મરી ગયેલા માતા પિતા જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ કાગડો એ પિતૃ પિતૃદૂત હોવાથી કાગડાને મરી ગયેલા પિતૃઓ દેખાય ન્યાયાધીશને લાલચ આપી તારા મરી ગયેલા પિતૃઓ તને બતાવીશ શિલા ન્યાયાધીશ લલચાયો એને ખોટો ન્યાય આપ્યો કે હંસની કાગડાની ન્યાયાધીશે કાગડાને પછી કહ્યું કે મેં તારા તરફનો ન્યાય આપ્યો છે મારા માતા પિતા જ્યાં હોય ત્યાં તું મને લઈ જા મને બતાય ક્યાં તે કાગડો એ ન્યાયાધીશને ઉકરડામાં લઈ ગયો અને ત્યાં કીડા પડ્યા હતા તે સમજાવે આ જે કીડો દેખાય છે ને એ તારો બાપ થાય કે મારો બાપ કીડો થયો છે કે જેનો છોકરો ન્યાયાસનમાં બેસીને લોપથી ખોટો ન્યાય આપે એનો બાપ કીડો ન થાય તો પછી બીજું શું થવાનું તું કીડો થવાનો છું તે ખોટો ન્યાય આપ્યો છે પુત્ર પ્રહલાદ જેવો ભગવત ભક્ત હોય તો એના ભક્તિથી માતા પિતાને સદગતિ મળે પિતા પુત્રને ધનનો વારસો આપે છે પુત્રના કર્મનો વારસો મા બાપને મળે છોકરો થયા પછી માતા પિતાની ફરજ બહુ વધે છે એને સારા સંસ્કાર આપો છોકરો અતિ પાપી થાય તો એના પાપના લીધે મા બાપને પણ સહન કરવું પડે છોકરો અતિશય પુણશાળી ભગવત ભક્ત હોય એ માતા પિતાનો ઉદ્ધાર કરે પ્રહલાદજીને કહ્યું છે તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી છે પરમાનંદ થયો છે આ કથા માં નારદજી ધર્મ રાજાને આ કથા સંભળાવે છે શાસન છે કે એક પ્રકરણ પૂરું થાય કે વક્તા શ્રોતાના મુખને જુએ છે અને તે ચતુર વક્તા હોય તે સમજી જાય છે કે આ કથાની અસર કેવી રીતે છે તમને બહુ કંટાળો આવે ને તો એની પણ ખબર પડી જાય ધર્મરાજાના સામુ જોયું તે ધર્મરાજ લમણે હાથ રાખીને ઉદાસ થઈને બેઠા હતા નારદજીને તે ઠીક લાગ્યું નહીં મેં પ્રેમથી કથા કરી પણ કથામાં કઈ રાજાને આનંદ થયો નથી બહુ ઉદાસ થઈને બેઠો છે સંત હૃદય સરળ હોય છે નારદજીએ સરળતાથી ધર્મરાજાને પૂછ્યું છે કથામાં મારી કઈ ભૂલ થઈ તમને જરાય આનંદ થયો નથી તમે બહુ ઉદાસ લાગો છો મારી કઈ ભૂલ થઈ હશે ધર્મરાજાએ કહ્યું મહારાજ તમારી કઈ ભૂલ થઈ નથી આપણે કથા સુંદર કરી <laughs> નારદજીએ કહ્યું કે તને આનંદ થયેલો દેખાતો નથી તમે બહુ ઉદાસ લાગો છો ત્યારે ધર્મરાજાએ હાથ જોડીને કહ્યું છે કે કથામાં તો મને આનંદ થયો છે પણ હું ક્યારનો વિચાર કરું છું કે પ્રહલાદજીનો પ્રેમ કેવો આ થાંભલામાં ભગવાન છે કે પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા હતા પાંચ વર્ષના પ્રહલાદનો વિશ્વાસ કેવો પ્રભુમાં પ્રેમ કેવો પાંચ વર્ષના પ્રહલાદને પરમાત્માના દર્શન થયા હું તો પંચાવન વર્ષનો થયો પણ હજુ મને એકવાર પણ દર્શન થયા નથી મને મારા જીવનની ઘૃણા આવે છે આ જીવન શા કામનું પૈસા માટે હું બહુ રખડ્યો ભૂખ લાગી ત્યારે મેં લોલીના લાડ કર્યા છે બહુ ખાધું છે મેં પરમાત્માના માટે કઈ કર્યું નથી પશુ મારામાં શોભે કૂતરો આખો દિવસ રખડે પૈસા માટે હું બહુ રખડ્યો કૂતરાને ભૂખ લાગે ત્યારે ખાય છે કૂતરો તો હારો જે કઈ મળે એમાં સંતોષ માને હું કૂતરા કરતા અધમ છું મને હજુ એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી રાજસુ યજ્ઞમાં દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજતા હતા નારદજી મહારાજ દ્વારિકાનાથના સન્મુખ બેઠા છે ભગવાનના દર્શન કરતા કરતા કથા કરે છે જ્યારે ધર્મરાજાએ કહ્યું કે મને હજુ એકવાર પણ દર્શન થયા નથી નારદજીને તે ઠીક લાગ્યું નહીં નારદજીએ કહ્યું છે તમે બહુ ભાગશાળી છો તમારા ઘરમાં તો ભગવાન પ્રત્યક્ષ વિરાજે આ તમારા યજ્ઞમાં ઘણા બ્રાહ્મણો એવા છે કે વગર આમંત્રણે આવે ત્યાં બ્રાહ્મણો એવો વિચાર કર્યો રાજસુ યજ્ઞમાં અમે જઈએ તો ધર્મરાજાના ઘરમાં ભગવાનના દર્શન થશે આ બ્રાહ્મણો એવા પવિત્ર છે એમને દક્ષિણાનો લોભ નથી આ બ્રાહ્મણો એવા પવિત્ર છે એમને મિષ્ટાન ખાવાની ઈચ્છા જ નથી તમારા યજ્ઞમાં આવ્યા છે એ પરમાત્માના દર્શન કરવા માટે તમે બહુ ભાગશાળી છો તમારા ઘરમાં તો ભગવાન વિરાજેલા છે એ કહ્યું મારા ઘરમાં ભગવાન ક્યાં છે ત્યારે આ સભામાં જ બેઠા છે અને માનવના જેવું જ સ્વરૂપ ધારણ કર્યું છે નારદજી જેવા સદગુરુ કૃપા કરે ને આંખ આપે તો ભગવાન દેખાય ધર્મરાજાના ઘરમાં જ ભગવાન છે ને આપણા ઘરમાં નથી સદગુરુદેવ આંખ ન આપે ત્યાં સુધી પરમાત્માના દર્શન થતા નથી કે મહારાજ ભગવાન ક્યાં છે પાંડવોના ઘરમાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા પણ પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવી રાખ્યું છે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં ભગવાનને જાહેર થવું ગમતું નથી પરમાત્મા સ્વરૂપ છુપાવી રાખે છે આ જીવને જાહેર થયા વિના ગમતું નથી કેટલાક લોકો એવા હોય છે થોડું પણ કોઈ સારું કામ કરે ને તો બે ચાર વાર છાપામાં આપે છે અમે વિષ્ણુ કરવાના છીએ તમે બધા દર્શનનો લાભ લેજો અરે તું શાંતિથી દર્શન કર ને લોકોને લાભ આપવા જાય આ જીવ સત્કર્મ બહુ ઓછું કરે છે ને એની જાહેરાતો બહુ કરે છે જીવને જાહેર થવું ગમે છે પાંડવોના ઘરમાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા તે સ્વરૂપ છુપાવી રાખે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે પણ શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી પાંડવોના ઘેર કામ કરવાથી એમને પૈસો મળવાનો નથી પાંડવોના ઘરમાં સાધારણ પણ કામ કરે છે બ્રાહ્મણોનું ભોજન થાય ને પછી ધર્મરાજાના વખાણ કરે અને ધર્મરાજાને કે તમારા ત્યાં કેટલા સાધુ બ્રાહ્મણો જમે જ છે મોટા ભાઈ આવો યજ્ઞ તો તમે જ કરી શકો અમારાથી કંઈ થવાનું નથી આ બધાને જમાડવાનું કુણ તમને મળે છે પતરા ઉઠાવવાની થોડી સેવા કરું તો થોડું કુણ મને પણ મળશે પતરા ઉઠાવવા જાય ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે અર્જુન કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ કરે જે બોલ્યા છે તેમના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે પાંડવોના ઘેર કામ કરવાથી એમને કઈ મળવાનું નથી નિરપેક્ષ થઈને સત્કર્મ કરે છે શ્રી કૃષ્ણ સાધારણ કામ કરે ને એટલે પછી બીજા કોઈને કહેવાની જરૂર જ પડે નહીં બધા જ પ્રેમથી કરે વખાણ ધર્મરાજાના થાય ધર્મરાજાની વ્યવસ્થા બહુ સારી છે શ્રી કૃષ્ણ સ્વરૂપ છુપાવી રાખે છે નારદજીએ કહ્યું છે અરે આ સભામાં જ બેઠા છે કે ક્યાં છે નારદજી દ્વારકાનાથના સન્મુખ કથા કરવા બેઠા ભગવાનને એવી ખાતરી થઈ કે આ નારદ મારી હવે જાહેરાત કરશે અને હું ઈશ્વર છું એવી જાહેરાત થાય ને તો પછી મને કોઈ કામ કરવા દેશે નહીં પ્રભુએ નારદજીને આંખથી ઈશારો કર્યો છે તારી કથા હવે તું પૂરી કર ને બહુ થયું અચ્યુતમ કે છે આમ બોલો વનરે બોલીશ નહીં મારી જાહેરાત કરીશ નહીં નારદજીએ કહ્યું કે હું તો મર્યાદામાં બોલું છું પણ હજુ આ સમજતો નથી કે મહારાજ ભગવાન ક્યાં છે શ્રી કૃષ્ણ ઉપર નજર તો જાય પણ પછી ધર્મરાજા વિચાર કર્યા ભગવાન હોય તો પતરાળા ઉઠાવે વસુદેવજી મારા મામા થાય છે વસુદેવજીના એ પુત્ર છે અમે મામા ફોઈના છીએ આ બધા યજ્ઞમાં સેવા કરે છે આ ઈશ્વર છે એ ભૂલી ગયા છે પછી તો નારદજીએ મર્યાદા છોડી દીધી છે દ્વારકાનાથના સન્મુખ આંગળી ચીંધે છે અને કહ્યું છે અરે અયમ બ્રહ્મ શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે નારદજીએ ભાર મૂકીને જયારે કહ્યું છે જયારે ધર્મરાજાને જ્ઞાન થયું પરમાત્માને થોડો સંકોચ થયો પ્રભુએ તો એવી લીલા કરી છે ધરતીમાં નજર છે અને માથું હલાવે છે હું ઈશ્વર નથી એ તો વૈકુંઠમાં નારાયણ વિરાજેલા છે જે લાયક નથી એને ભગવાનના દર્શન થતા નથી અને કદાચ થાય તો એને દર્શનમાં પ્રભુમાં વિશ્વાસ થતો નથી આ જ ભગવાન હશે નારદજીએ કહ્યું કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે પણ પ્રભુએ જયારે એ ના પાડી માથું હલાવ્યું છે હું પરમાત્મા નથી ધર્મ ધર્મરાજાને શંકા થઈ કે મહારાજ તમે કહો છો આ પરમાત્મા છે પણ એ તો ના પાડે છે તમે બોલો છો તે સાચું કે શ્રી કૃષ્ણ કહે છે તે સાચું નારદજીએ કહ્યું કે સંત કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં સંત સાચું બોલે હું કહું છું એ જ સાચું છે ભગવાન તો કોઈ કોઈ વખત લીલામાં જુઠ્ઠું પણ બોલે બાળકૃષ્ણલાલ ગ્વાલ બાલ મિત્રો સાથે માટીમાં રમતા તે મધુમંગલ મનસુખાએ સરસ માટીનું મકાન બનાવ્યું પણ કનૈયો મકાન બનાવવા જાય તે દિવાલ પડી જાય લાલાનું મકાન બરાબર થતું નથી તે મનસુખો લાલાને ચીડાવવા લાગ્યો કે કનૈયા તને કશું આવડતું નથી મારું મકાન કેવું સરસ થયું તે લાલાને ચીડાવવા લાગ્યા ને તે લાલાએ વિચાર કર્યો કે હું શું કરું મારું મકાન બરાબર થતું નથી થોડી ગમત કરું લાલાએ થોડી માટી લીધી હાથમાં મોડામાં મૂકી દીધી તે બાળકોએ જોયું અને દોડતા દોડતા યશોદાજી પાસે ગયા લાલાએ આજે માટી ખાધી છે મેં નજરે જોયું યશોદામાં દોડતા આવે છે લાલાને ધમકાવે છે તે કેમ માટી ખાધી શ્રી કૃષ્ણ તો ગોકુળમાં બાળક થઈને રમ્યા છે હું દેવ નથી ઈશ્વર નથી હું તો યશોદામાનો દીકરો છું યશોદામાં લાલાને ધમકાવે છે તે કેમ માટી ખાધી નારાને બીક લાગી કે આજે મારી મા મને મારશે નારાએ કહ્યું કે માં મેં માટી ખાધી નથી હું એકલો હાચો અને આ બધા જુઠ્ઠા છે હું એકલો હાચો કે તું એકલો હાચો અને આ બધા જુઠ્ઠા જ કે માં લાલાના મોઢામાં માટી છે એને માટી ખાધી છે યશોદાજીએ કહ્યું તે માટી ખાધી નથી ને કે મેં માટી ખાધી નથી તો મોઢું ઉગાડ શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમે છે પણ શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે છે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર રહે છે ઐશ્વર્ય શક્તિ વિચાર કરે છે યશોદાજી તો લાલાને બાળક સમજે છે લાલાના મુખમાં માટી દેખાય ને તો કદાચ યશોદામાં લાલાને આજે મારશે માં ગજેન્દ્રને પ્રભુએ સદગતિ આપી રાજાએ પ્રશ્ન કર્યો આ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની મને ઈચ્છા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ કર આસીદ ગિરિવરો રાજં સ્ત્રીકૂટ વિશ્રુતા શ્રીમાન श्रीमान् योजनायुतमुच्छ्रितः ત્રિકુટાચર પર્વતમાં અતિશય બળવાન એવો એક હાથી રહેતો હતો જંગલનો રાજા છે અને ખાથણીઓનો ધણી બહુ ગરમી પડી હતી ત્યારે હાથણીઓને બચ્ચાઓને સાથે લઈને સરોવરમાં એ જળ ક્રીડા કરવા લાગી હાથીને જળ ક્રીડા બહુ ગમે છે કુટુંબ સાથે સરોવરમાં રમતો હતો અને તે સમયે એક મગર આવ્યો અને હાથીનો પગ પકડ્યો મગરના પકડમાંથી છૂટવાનો હાથીએ બહુ પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહીં મગર જલચર છે એનું જોર જળમાં વધી જાય હાથી એ સ્થલચર છે હાથણીઓ બચ્ચાઓ ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે સફળતા મળતી નથી ધીરે ધીરે હાથી ડૂબવા લાગી ત્યારે તો બધાને ખાતરી થઈ કે હવે આ નહીં જીવે આ ડૂબીને મરી જશે બધા એને છોડીને ગયા મોટો કુટુંબનો ધણી હતો પણ કોઈ એને સાથ આપતા નથી બધા ઘેર જાય છે એકલો રહ્યો ને ત્યારે બહુ ગભરાયો મારું કોઈ નથી બધા મને છોડીને ગયા હવે હું પરમાત્માને શરણે જઈશ શાંતિથી વિચાર કરશો ને તો ધ્યાનમાં આવશે આ જગતમાં એવું એક પણ ઘર નથી કે જે ઘરમાં ગજેન્દ્ર મોક્ષની કથા થતી ન હોય ગજેન્દ્ર મોક્ષની કથા બધાના ઘરમાં થાય આ જીવાત્મા એ જ ગજેન્દ્ર છે એ કુટુંબ સાથે ઘરમાં રમે છે આ જીવ જે ઘરમાં સુખ ભોગવે છે એ ઘરમાં જેનો કાળ પણ બેઠો છે માનવ ભલે ગાફલ હોય પણ કાળ સાવધાન હોય કાળ પગને પકડે છે પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય કે સમજવું મરણ સમીપમાં હજુ તો તમને બહુ વાર છે હો ગભરાશો નહીં ગાફલ રહેશો પણ નહીં કાળ પગને પકડે છે પગની શક્તિ ઓછી થઈ જાય કે સમજવું હવે મરણ સમીપમાં છે કાળ જયારે પકડે છે ત્યારે કોઈનો નથી ઘરના લોકોને બહુ સેવા કરવી પડે ને તો ઘરના લોકો પણ કંટાળી જાય કેટલાક તો પછી અંદર અંદર વાતો કરે છે ત્રણ વર્ષ થયા પથારીમાં પડ્યા છે ભગવાન હવે કઈ કૃપા કરીને એમના હામું જુએ તો સારું છે એમના હામું જુએ એટલે શું મરી જાય તો સારું છે બહુ સેવા કરવી પડે તો ઘરના લોકો કંકાસ કરે છે કંટાળો આવે છે બધા એને છોડીને જાય છે એકલો માનવ મૃત્યુની પથારીમાં તડફડે છે એને યાદ આવે છે મેં છોકરાઓના માટે આટલા પૈસા રાખ્યા છે પણ હવે છોકરાઓ મારી પાસે બેસતા નથી એ તડફડે છે માનવ મૃત્યુની પથારીમાં હાયાએ કરે છે આ હાથી હાયાએ કરતો નથી હરિહરી કરે એને જ્ઞાન થયું મારું કોઈ નથી નમામિ મે જ્ઞાતય આતુરંગજા कुतः करिण्यः प्रभवन्ति मोचितुम् ग्राहेण पाशेन विधातुरावृतोऽपि अहम् च तम् यामि परम् ઈશ્વર વિના મારું કોઈ નથી પૂર્વજન્મમાં એ જે મહામંત્રનો જપ કરતો હતો એ મહામંત્ર એને આ જન્મમાં યાદ આવ્યો પૂર્વજન્મમાં એને કેટલો જપ કર્યો હતો એ કઈ ભાગવતમાં લખ્યું નથી સુખદેવજી મહારાજ એટલું જ બોલ્યા છે પ્રાગ જન્મન્યનું શિક્ષિતમ પૂર્વજન્મમાં જે મહામંત્રનો જપ કરતો હતો તે મંત્ર એને બીજા જન્મમાં યાદ આવ્યો કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો સુખમાં દુઃખમાં તે મંત્ર યાદ આવે મંત્ર ભૂલાય નહીં પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો પૂર્વજન્મમાં જે મહામંત્રનો જપ કર્યો હતો કરોડો સંખ્યામાં કર્યો હશે જેના સંસ્કાર મનમાં અતિ દૃઢ હોય એ યાદ આવે છે કામ વાસનાના સંસ્કાર મનમાં દૃઢ હોવાથી બીજા જન્મમાં એ જાગૃત થાય છે ભક્તિના સંસ્કાર એવા દૃઢ કરો પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો પૂર્વજન્મનો મંત્ર એને યાદ આવ્યો છે ગજરાજ પરમાત્માની સ્તુતિ કરે છે મારા ભગવાન કાળમાં પણ કાળ છે હે નાથ કૃપા કરો હું શરણે આવ્યો મને એવી જગ્યામાં લઈ જાઓ જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે જ નહીં જ્યાં કાળની ગતિ છે ત્યાં ભીતિ છે મારે એવા ઘરમાં રહેવું છે કે જ્યાં કોઈ દિવસ કાળ મગર આવે જ નહીં ઈચ્છામિ કાલેન ન યસ્ય વિપ્લવ તસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષમ ગજરાજ પરમાત્માની સ્તુતિ કરે છે પરમાત્માને મનાવે છે નાથ કૃપા કરો સિદ્ધાર્થનાથ પ્રભુના કાને જ છે ભગવાન દોડતા આવ્યા છે સુદર્શન ચક્રથી મગરને માર્યો ગજેન્દ્રને પ્રભુ સ્વધામમાં લઈ ગયા છે સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે કાળ મગર જ્યારે પકડે છે ત્યારે એના પકડમાંથી કોઈ છુડાવી શકે નહીં સુદર્શન ચક્ર જ કાળને મારી શકે છે સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે સર્વમાં શ્રી કૃષ્ણ દર્શન એને જ સુદર્શન કે મંદિરમાં દર્શન કરો માનવમાં દર્શન કરો પશુ પક્ષીઓમાં ભગવાનના દર્શન કરો અને જળ વસ્તુમાં પરમાત્માનો અનુભવ કરો એ જ સુદર્શન ચક્ર છે જ્ઞાન ચક્ર છે જળ ચેતન સર્વમાં ભગવાનને જોવાની જે ટેવ પાડે છે એને એક દિવસ આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શન થાય એ જ્ઞાન ચક્ર જ મગરને મારે છે ગજરાજને સદગતિ આપી મરણ સુધરે મરણ મંગલમય થાય એવી ઈચ્છા હોય તો આ ગજેન્દ્ર મોક્ષનો રોજ પાઠ કરવો ભાગવતમાં ત્રણ અધ્યાય લીધા છે પાંત્રીસ શ્લોક બહુ જ મહત્વના છે જંગલનું વર્ણન કર્યું છે ગજરાજ રમે છે તેનું વર્ણન કર્યું છે મગર પકડે છે ત્યાંથી અને ભગવાન પધારે છે ગજરાજને છુડાવે છે ત્યાં સુધી પાંત્રીસ શ્લોક છે આ પાંત્રીસ શ્લોકોનો રોજ પાઠ કરો ઘરમાં ઠાકોરજીનો સુંદર શૃંગાર કરો ભગવાનને ભોગ ધરો ભગવાન આરોગ્ય છે ભગવાન આનંદમાં છે એમાં દર્શન કરો અને પછી એવી ભાવના કરો કે આજે કાળ મને મારવા આવે છે કાળ મારું ગળું દબાવે છે ગજેન્દ્ર જેવા આર્ત થઈને પાઠ કરો અંતકાળમાં અતિ દુઃખ છે તેને ભૂલશો નહીં આર્ત થઈને પાઠ કરે તે પરમાત્મા સાંભળે છે ગજેન્દ્ર મોક્ષ મરણ સુધારે છે ચતુર્થ મન્વંતરમાં ગજરાજનો ઉદ્ધાર કરવા માટે હરિનામનો અવતાર ધારણ કર્યો છે પંચમ મન્વંતરમાં વૈકુંઠ નામનો અવતાર થયો છે ષષ્ઠ મન્વંતર એ ચાક્ષુષ મન્વંતર છે આ ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્રનું મંથન કર્યું જ્યારે અનેક અવતારો ધારણ કર્યા છે દેવોને યુક્તિથી અમૃત પીવડાવ્યું છે રાજાએ પ્રશ્ન કર્યો આ સમુદ્ર મંથનની કથા સાંભળવાની બહુ ઈચ્છા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ એકવાર દુર્વાસા ઋષિ ને રસ્તામાં ઇન્દ્રદેવ દેખાયા દુર્વાસા ઋષિના ગળામાં પુષ્પની માળા હતી તે ઉતારી અને ઇન્દ્રદેવને આપી કોઈ સાધુ સંત તમને ફળ આપે કે ફૂલ આપે એ તમારું કંઈ લેવા માટે આપતો નથી તમારું કલ્યાણ થાય એ ભાવના સાથે આપે ગુરુ આશા ઋષિએ પ્રેમથી પુષ્પની માળા આપી હતી આથી સંપત્તિમાં જીવ ભાન ભૂલે છે ઇન્દ્રદેવે વિચાર કર્યો આ ફૂલની માળામાં શું છે તેને ઐરાવત હાથીના મસ્તક ઉપર તે ફેંકી દીધી છે સૂંથી ઉતારી અને તે હાથી પગ માને કચરવા લાગી જે ઘરમાં ફૂલ પગ તળે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે જે ઘરમાં અન્નદેવનું અનાદર થાય છે જે ઘરમાં અનાજનું અપમાન થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી જે ઘરમાં લોકો સાયંકાળે કજીઓ કરે છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી કજીયો કરવો જ હોય તો રાત્રે નવ દસ વાગ્યા પછી દરવાજા બંધ રાખીને કરજો સાયંકાળે ન થાય સાયંકાળે લક્ષ્મીજી સાથે નારાયણ ઘેર પધારે જે ઘરમાં સાયંકાળે લોકો સૂતેલા રહે છે જે ઘરમાં લોકો સાયંકાળે ભોજન કરે છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી જે ઘરમાં આંગણે આવેલા અતિથિનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મીજી વિરાજતા નથી ભિકારીને આપવાની અનુકૂળતા ન હોય તો હાથ જોડો કેટલાક તો ભિકારીને હમરાવે છે તું તો તગડો છું તને મજૂરી કરતા શું થાય એ તગડો છે તમારું ખાઈને તગડો થયો છે આંગણે આવેલા ભિકારીને આપવાની અનુકૂળતા ન હોય તો હાથ જોડો એને વંદન કરો પણ એનું અપમાન ન કરો ભિકારીનું અપમાન થાય તો તે ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી દુર્વાસા ઋષિએ શાપ આપ્યો છે અતિ સંપત્તિમાં તું ભાન ભૂલ્યો છે તું હવે દરિદ્રી થઈ દેવ દૈત્યોનું યુદ્ધ થયું તે દેવોની હાર થઈ સ્વર્ગનું રાજ્ય રાક્ષસોને મળ્યું છે દેવોએ પરમાત્માની સ્તુતિ કરી છે પ્રભુએ આજ્ઞા કરી કે તમે સમુદ્ર મંથન કરો સમુદ્રમાંથી અમૃત નીકળશે તે યુક્તિથી હું તમને પીવડાવીશ પણ આ કામ બહુ મોટું છે ને તમે એકલા કરી શકશો નહીં તમારા શત્રુ દૈત્યો સાથે મૈત્રી કરો કોઈ મોટું કામ કરવું હોય ને તો શત્રુને વંદન કરીને વશ કરો બહારનો શત્રુ વધારે ત્રાસ આપતો નથી પણ ઘરનો શત્રુ બહુ ત્રાસ આપે છે મોટા પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે કોઈ પણ માનવ સાથે અનબનાવ થયો હોય વેરઝેરને ભૂલી જાય બધા પ્રેમથી ભેગા થાય અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે મધુર વાણીથી માન આપવાથી વંદનથી શત્રુ પણ વશ થાય તમે દૈત્યો સાથે મૈત્રી કરો દેવ દૈત્યોની મૈત્રી થઈ તે સમુદ્ર મંથન કરે છે મંદરાચલ પર્વતની રવિ બનાવી સમુદ્રમાં ઔષધિઓ પધરાવી મંથન કરવા લાગ્યા સમુદ્રમાંથી ઝેર બહાર આવ્યું થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે પંદર પૂરા થાય અને સોળમું વર્ષ બેસે ત્યારે મનમાં મંથન થાય યૌવનમાં માનવ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મન ધીરે ધીરે ચંચલ થાય પૂર્વજન્મમાં જે સુખ ભોગવ્યું છે એના સંસ્કાર જાગે છે યૌવનમાં ઘણા ભાગે બધા જ ભાન ભૂલે છે યૌવનમાં વધારે નહીં તો ચાર કલાક તમારા મનને પર્વત જેવું સ્થિર કર નિરાધાર મન સ્થિર થાય નહીં મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબે છે ત્યારે કૂર્મનારાયણ ત્યાં પ્રગટ થયા કૂર્મનારાયણ પીઠમાં મંદરાચલ પર્વત ધારણ કરે છે મનને મંત્રમાં રાખો અથવા મનને મૂર્તિમાં રાખો મૂર્તિ અને મંત્ર આ બે જગ્યામાં જેનું મન ચાર કલાક સ્થિર રહે છે એને અમૃત મળે ભક્તિ એ અમૃત છે જ્ઞાન એ અમૃત છે જ્ઞાન ભક્તિ રૂપી અમૃતનું પાન કરે એ મરે નહીં એ અમર થાય નરસિંહ મહેતા અમર છે તુકારામ મહારાજ અમર છે સંતોને કાળ મારી શકે નહીં